એ આવો આવો મારા વાલકુડા એવા બાળ દોસ્તો હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો કચ્છમાં બેઠા બેઠા જીગર જીલ અને ઋષભભાઈ વાર્તા સાંભળે છે આવો આવો જીગરભાઈ જીલબેન ઋષભભાઈ આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું ભાઈ ધ્યાનથી સાંભળજો કાન દઈને સાંભળજો આંખ ખુલ્લી રાખીને સાંભળજો વાર્તાનું નામ છે શિયાળનો ન્યાય <laughs> તમે શિયાળ જોયું છે ને આ આ શિયાળની વાર્તા છે તો વાર્તાનું નામ છે શિયાળનો ન્યાય એક હતા પંડિતજી એ તો ભારે દયાળુ હતા હો બધા ઉપર બહુ દયા આવે એમને એક દિવસ આ પંડિતજી બહાર ગામ જવા નીકળ્યા હતા ચાલતા ચાલતા ચાલતા ચાલતા જંગલ આવ્યું અને જંગલમાં એમણે પાંજરામાં પુરાયેલો સિંહ જોયો સિંહે પંડિતજીને જોઈને વિનંતી કરી હે પંડિતજી તમે તો બહુ દયાળુ છો મને પિંજરામાંથી બહાર કાઢો તમને હું સોના મહોરથી ભરેલી થેલી આપીશ પંડિતજી પંડિતજીને થયું કે સોના મોહરથી ભરેલી થેલી વાહ મારું તો નસીબ ઉઘડી ગયું પંડિતજીએ લાંબો વિચાર કર્યા વિના સિંહને પાંજરામાંથી બહાર કાઢ્યો બહાર નીકળો એટલે સિંહ કે મને ભૂખ લાગી છે હવે હું તમને ખાઈ જઈશ પંડિતજી તો બહુ કરગેરા ભાઈ સાહેબ રહેવા દે ભાઈ સાહેબ રહેવા દે મને ન ખાઈશ પણ સિંહ તો કે ના હું તમને ખાઈ જવાનો છું એટલામાં ત્યાં એક શિયાળ આવ્યું ટપક ટપક ટપક ટપક ટપક કરતો પંડિતજીએ બધી વાત એને કરી એ શિયાળ ભાઈ આ જુઓ ને આ સિંહ મને ખાઈ જવા બેઠો છે પોતાનો ન્યાય કરવા એણે કહ્યું હો શિયાળને કે તમે કંઈક ન્યાય કરો શિયાળ કે ન્યાય કરવો ખૂબ અઘરો છે તમે મને એ સમજાવો કે સિંહ પહેલા હતો ક્યાં અને પંડિતજી તમે ક્યાં હતા આવું સાંભળીને સિંહ તો કૂદકો મારીને પાંજરામાં જઈને ઊભો રહ્યો ને બોલ્યો હું પહેલા અહીં ઊભો હતો હું પહેલા અહીં ઊભો હતો પંડિતજીએ સિંહને પાંજરામાંથી કઈ રીતે બહાર કાઢ્યો એ સમજાયું શિયાળે પાંજરા પાસે જઈને એનો દરવાજો બંધ કરી દીધો અને બોલ્યું સિંહ રાજા તમે પાંજરામાં હતા ત્યારે આમ જ દરવાજો બંધ હતો ને સિંહે કહ્યું કે હા શિયાળ બોલું પંડિતજી તમે હવે તમ તમારે તમારા રસ્તે આગળ આગળ ચાલવા માંડો આ સિંહ ઉપર તમે ઉપકાર કર્યો છતાં તે તમને મારી નાખવા માટે તૈયાર થયો એટલે સિંહ રાજા તો પાંજરામાં જ સારા એને છૂટા મુકાય નહીં એમ કહીને એ પણ જંગલમાં જતું રહ્યું તો ભાઈ આ વગર વિચારે કામ કરીને પોતે જાતે ઊભી કરેલી આફતમાંથી પંડિતજી માંડ માંડ ઉગરી ગયા હો એ તો શિયાળ ભાઈ એમની મદદે આવ્યા એટલે બાકી તો પેલો સિંહ આ પંડિતજીને ખાઈ જ જવાનો હતો <laughs> તો બાળ દોસ્તો તમને આ વાર્તા સાંભળવાની મજા પડી ને જીગરભાઈ રિષભભાઈ ચાલો આવજો જીલબેન તમે આ વાર્તા તમારા ભાઈ બહેનોને બેનપણીને કહેજો પાછા હો હવે હાલા વાલા કરી જાઓ આવજો